આમાં નફો આમાં ખોળ આમાં નફો એ જ દેખાયા કરે અજ્ઞાન નામની શક્તિ અને પ્રજ્ઞા નામની શક્તિ કે છે આમાં આ નફો એનો ખોટ તારી ન તો આ તો બહાર દેશ દાદા એ પ્રજ્ઞા શક્તિ અમારા સ્ત્રીના મોહ કપટ ને બી જુએ ને છૂટું પાડે ને હા એ બધું જુએ તમે અંધુભાઈ જુએ કપટ કેવું કરે છે આ તારી બધા જુએ ને ભરેલો કપાટ દેખાય છે દાદા દેખાશે તેમ ઓગળતા જશે ને જેમ ભગવાન તૈયારી જ કરે રિક્ષા પોટલા મળે નથી દેખાયા તે જ બહી રહેવાનું પણ દાદા ની ભક્તિ કરશું તો એક નથી દેખાયેલા દેખાશે ને દેખાય આવે તો ભાગવા જ મળે દેખાય એટલે સમજી જાય કે હવે ધણી સમજી ગયો દેખાતો હોય ને ત્યારે હરકત કોણ કરે બુદ્ધિ પાછી રાગે પડી ગયો બુદ્ધિ તો બહુ હેરાન કરે મને બહુ સારું બુદ્ધિ સ્વભાવ તાર નાપવા માટે અહંકાર માં આત્મા તો પ્રકાશ તો છે પણ અહંકાર ગાડો હોય તો બુદ્ધિ ગાડી હોય અહંકાર જાડો હોય બુદ્ધિ જાડી હોય અહંકાર પાગળ હોય બુદ્ધિ પાતળી હોય અહંકાર સૂક્ષ્મ હોય તો બુદ્ધિ સૂક્ષ્મ હોય એના થ્રુ નીકળવાની એટલે એના થ્રુ પ્રકાશ આ બાજુ પડે એ બુદ્ધિ અને જ્ઞાની પુરુષ ને આમ આત્મા અને પ્રકાશ વચ્ચે અહંકાર નહીં હોવાથી સીધો પડે એટલે પ્રકાશ કહેવાય અને અમે વચ્ચે ઇરોજન આવે એટલે ઇગોજના થ્રુ પડે લંડન હોવું લંડન પણ કંટાકી સ્ટેટ માં જ આવ્યું કેન્ટોગી કોર્બેન બી કંટાકી માં આવ્યું કોર્બેન બી કંટાકી બુદ્ધિ જતી અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ અહંકાર વાંધો છે એટલે બુદ્ધિ ને અધવાથી જુએ છે કરી કાઢ્યો અમારો અહંકાર હે અમારો અહંકાર તો તમે લઈ લીધો એ અહંકાર લઈ લીધો પણ આ ડિસ્ચાર્જ થયો ને હા ચાર્જ લઈ લીધો બરાબર શહેર કાઢી છે બુદ્ધિનું વેચવા મૂકી છે સુરતમાં સુરતમાં હા જે ભાવ આવ્યો છે ભાવ લેવાની શું જરૂર એમને મૂકી ભટ્ટ કે છે ભાવ લેવાની એટલી જરૂર છે આપના છે તો બહુ જરૂર છે બુદ્ધિ ની ચિંતા નું પૂછે ના અમારે તો કારખાનું છે બુદ્ધિ ની બહુ જરૂર અક્રમ વિજ્ઞાન માં જ બુદ્ધિ જરૂર નહીં બાકી બીજા બધા પેલા કવિ માં જરૂર હા અક્રમ વિજ્ઞાન માં જ જરૂર નહીં કવિ માં બુદ્ધિ બતાવે નહીં શંકા માર ખાતા ખાતા જરૂર નમકમી કેટલી બધી શંકાઓ કરે છે શંકા ચડ્યો એમાં શું ના કરે ધણી ધણી પર શંકા આવી તે સ્થિતિ હોય ભાઈ ધણી શીખી જ હોય ના મોડું બગડેલું બગડેલું હોય ભાઈ દાદા શંકા ના કરવી હોય ને થઈ જાય એનું શું કારણ હોય ના કરવી હોય તો જાય નહીં શંકા આ દુનિયા કોઈ વસ્તુ આપડી થાય નહીં હિસાબ છે એટલો વખત આપડી ઇતિહાસ સુધી ગયો એટલે કપાઈ નથી તો નથી કપાઈ નથી ફાટી નથી ત્યાં સુધી પતન ક્યાં સુધી આપણી આ મોટી પતન ત્યાં સુધી ની આપણી કપાઈ ગયા એટલે ગઈ મને એના બરિયા ગમતું નથી તો પડે સારા માણસ આપડે આનંદ થાય સારા માણસ પુણ્ય જાગ્યા છે એમના બીજી વાર આવવાનું થયું દાદા નહીં તો હતું નહીં આપણા પ્રોગ્રામ નિર્બંધ આત્મામાં ખુલાસો એ છે કે કમ્પ્લેટ હાથ જ છે બીજું કશું નથી શું કહ્યું બુદ્ધિ એક કરી નાખે શું કહ્યું બુદ્ધિ એક એક હા બુદ્ધિ કરે તો બધા જુદા જુદા જ કામ કર્યા કરે એ જ કામ કરે હાથ જ હા કમ્પ્લીટ બુદ્ધિ હોય હાર્ટ એટલે શું કહેવામાં માંગો છે હાર્ટ એટલે શું કહેવામાં આવે બિલ બિલ આ બુદ્ધિ વગર બુદ્ધિ તો અહંકાર નો ભાગ છે તો ખોટું અહંકાર પણ છે જાતનસ છે બુદ્ધિ હોય ને તો હવામાન આ બધું આ બધું લખવા કરવાનું બુદ્ધિ વગર તો થાય નહીં બધું કામ તો શું કહ્યું બીજા માણસ બહાર ના થાય તો દરેક નો કામ બુદ્ધિ વાળાની જરૂર અમારાની જરૂર પણ મુખ્ય વસ્તુ શું ખોટ જરૂર શી એટલે શું થાય એ તો બધા જાણે કે અમારે ના જરૂર તો બધાને બુદ્ધિ ફેંકી દેવી પણ ફેંકી દેવાય કે એની વાત પોતે જ્યાં ખોટ છે ને પણ ખોટ છે પણ હિસાબ હોય ને આપણે મોકલે જવું છે ને તો જે જે હિસાબથી જાય તે હિસાબથી આપણે અને હોય તો ફેરવી આવ્યો નહીં ને આપણે ફેરવા પહેલા ફેરી નાખીએ અને દરેક અંગ જુદા જુદા હોય ને દુનિયામાં આ બેન્ડ હોય તેમાં જુદી જુદી હોય શું કહ્યું આ તો બુદ્ધિ ના વપરાય એ બુદ્ધિ વપરાય નહીં હા એટલે ભેદ ના લાગે બુદ્ધિ ભેદ પાડી દે આ ભેદ ના પાડે બુદ્ધિ પર ભેદ પાડી દે હા અમારું તમારું કરી નાખે શું કહ્યું હતા તો એમનો સ્વ જગ્યાએ ઉપયોગ રહી એટલે બુદ્ધિને કારણે કે પછી જ્ઞાનીની દ્રષ્ટિએ એમ પ્રભાવદેવ પોતાવધાની હતા તો એ સો જગ્યા એમનો ઉપયોગ બુદ્ધિ ને કારણે રહેતો હતો કે જ્ઞાન થી બુદ્ધિ થી એટલે જ્ઞાન નું શું લેવા તેથી અમે બંધ કર્યું પછી તેથી બંધ કર્યું કે અત્યારે એક જરૂરિયાત છે આ તો મોટા મોટા માણસ બીજા લોકો દેખાય એના જેવી વાત છે સ્વભાવ તો બુદ્ધિ હતી છે એમાં ચાલે છે ને એ જ્ઞાન એ ચલિત જ્ઞાન બુદ્ધિ વગર ચાલે જ નહીં એમની બુદ્ધિ જાય નહીં કરે કદીક મારું બુદ્ધિ જાય એમને પાછળથી થયેલું ને પછી તો જ્ઞાન ઉત્પન્ન થયેલું ને ના ના જ્ઞાન તો ખરું પણ સાત ટકા જ્ઞાન હોય ચાલીસ ટકા જ્ઞાન હોય સિત્તેર ટકા જ્ઞાન હોય ત્રીસ ટકા જ્ઞાન એવું થાય એટલે બુદ્ધિ થઈ દીધી કરી બે છેલ્લા અવતાર સુધી અને સુખે ના થયા તે ઘડી તો અક્રમ વિજ્ઞાન છે એટલે સુખ રહે નહીં બુદ્ધિ સુખ પાછું થવા ના આવે અમારે જેવા જ્ઞાની કોણ બધા ક્યાં કહેવાઈએ દાદા છે એવું કે તમારું તમને આપેલું છે ને એને જાતે કપાયેલા શું કહ્યું તમારે બીજો કરિયર જાતે જ એને ક્યાં વાત થાય નથી દાદા ને એ તો ક્યાં આગળ પહોંચેલા મેં તો અનુભવેલું એવું ના બોલે તમે બોલજો બીજા ના મળું ના થઈ ગયા એ તો કૃપા વગેરે કે ચડી જતું ના ચડી જતું <laughs> તમે વાંચના આ તમે જાણશો હું જાણશો શ્રમિક બાળકી બધાને થાય શંકા હોવું પડે શું કહ્યું પુસ્તક હશે હું વાંચી તમને જાણવું હોય તો શરૂઆતમાં છેલ્લી અવસ્થામાં છેલ્લે પણ એ જ્ઞાની પુરુષ થઈ ગયા એમાં બે મત નહીં અને માર્ગમાં સારામાં સારી જગ્યા પ્રાપ્ત કરી ઘરમાં છોકરીઓ હોવા છતાં એ તમારું બધું નહીં એમને એ કરી શકવાનું મારે જ્ઞાની થઈ બહુ સરસ થઈ ગયા એટલે માપવા જાય લોકો બધા શું કહ્યું તમને તો રસ્તાદારે મળે છે જાત પૂછતા શું પૂછતા પડતા વાર ના લાગે શું કહ્યું જાતે કે મળેલી કેટલી મહેનત કેટલા કાળ બધા બુદ્ધિ ગઈ કારણ જે છેલ્લી આવતા એમાં બુદ્ધિ જશે એટલે ઇમોશનલ કરે એમના વગર પાયા ને બુદ્ધિ ના વાપરવાની હોય જેને થયું હોય તેને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો હાર્ટેલી કરવા માટે કયા ઉપયોગ માં રહેવું બુદ્ધિ નો ઉપયોગ બંધ કરો નફો ખોટા બધા આ મારું આ તમારું આ તમારું જુદું અમારું બરાબર એ બંધ એટલે બુદ્ધિ બંધ થાય બંધ કરવી છે નફો ખોટ બંધ કરો છે કેમ એમાં ને બંધ કરવી છે જ બુદ્ધિ નું સુરત લીલામ કરી દઉં ને પછી હાર્ટી ની થઈ જાઉં તો હાથી તમે હાથ ને કરી છે હાથ ને હાથ ની તોડજોડ કરી કેટલા પડ્યું છે તમે હાથમાં કોના પેલ પેલું કરે જૂઠું બોલે છે કાના તૂટી ગયા હોય હા એટલે બધા સારા ગુણો થી આખું રે એ જ ને નવા ક્યાંથી લાવીએ અમે બધા સારા ગુણો નવા ગુણો ક્યાંથી લાવીએ જે હોય હા એ જે નથી નવા ક્યાંથી લાવીએ ગયા આ તો વાત કરીએ છીએ વિગત જે છે ડિસ્ચાર્જ બદલાય નઈ ને આપડે આવી લેક્ઝિન ખરું લેક્ઝિન તમને પહેલી વાત દાદા ક્યાં વાત છે જાણવાનું કે આવું શું શું ડિફેક્ટ છે શું શું નથી ડિફેક્ટ એ જાણ ખરાબ જાતે પૂછ્યો ને મને શું પૂછ્યો નિર્ભર પૂછ્યો જૂઠું બોલ્યો છે અહિંસા જયારે દુઃખ આપવું એ બધું એ કરવું ચોરી એટલે અરે ચોરી એટલે પાંચ મહાવ્રતો છે ને જાણો ફક્ત આ શું કહ્યું જાણો તેનું ફળ આપણને શું મળે તે પણ જાણો જેને જાણીને નથી દૂર રહો નતા દસરો બીજી ચાર પર બેસું અને જે થાય ઉડી જવું ત્યાર પર ભાઈ અને જે ચાર પડે કદાચ જેમ શોખ લાગે રાજી ગયું છે આપણી ને આપણી ખુરશી બે જ ખુરશીઓ એક ને એક પાંચ દસ ખુરશીઓ ગુચીએ દાદા આપણને જે જે કરે ને આપડે કેવું કે દાદા તારી સાથે છે શું કરવા મૂંઝાય છે કે થોડી વખત આવા વિચાર કરો ને તો તમે આત્મા થઈ જાઓ કારણ તમે શું કરવા મળ્યું ત્યારે પૂજગલ ફેંદવા મળ્યું પૂજગલ રૂપ હતા તેને બધે ફેંદવા મળ્યું ફેંદવા જુદો હોય એમને જુદો હોય હોય હોય તો સાની ફેંદે એનું બધું કપાટ ને લોભ લઈને હા બધું ફેંદીએ આપણે હા કારણ કે તારા છે ને તમે શરીરમાં નથી રહેતા તમે સવાલ હતો મુકુલભાઈ કે અમે શરીરમાં નથી રહેતા એ કઈ રીતે આપડા ન્યુ જર્સી વાળા મનુભાઈ મુકુલભાઈ ને પૂછ્યું હતું મનુભાઈ ખરા ને મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ ન્યુ જર્સી માં એમ પૂછતા હતા કે દાદા એમ કે છે કે અમે શરીર માં રહેતા નથી એ કઈ રીતે એ મારે જાણવું છે તમારે કે તમે જાઓ છો તો પૂછજો મારા વતી તમે પણ તમે આવો ત્યાં પૂછજો એવું છે તમે જે ગયા હોય ને તમે તમે પૂછો કે હું ક્યાં હતો તો હું કહું કે જ્યાં હતા તે હું જાણું છું પણ તમે તમને શું લાગે હતા હું આ જ રૂમમાં હતો મેં ના હતા તો એ બધું આ દેશી પર તમને જુદો ગયો હતો પણ એનો માં પેસી ગયો હતો શું થયું આ આત્મામાં બેસડા એટલે અમને એમ લાગે અમે ચક્કર જોઈએ છે પણ એ ચક્કર માં આગળ ખસેડા ને અને આ તો આત્મામાં જ રહે બહાર આવે તો પોતાને ખબર પડે એ બહાર આવે એ વાણી પછી ખબર પડે કે આત્મા રહે છે અને પૈસા આવી જાય ને એક વાક્ય હાથું ના બોલી શકે માણસ એક વાક્ય હાથું ના બોલી શકે આ બુદ્ધિ ના વાક્ય સાચા ગણાય નહીં એ બુદ્ધિ છે એ વ્યવહાર માટે હાથો શું કહ્યું એક સાથે ના કહેવાય દુષ્ટ ને બધા હાથે વાક્ય નીકળે ઓળખતા આવડે તો બધું બધું બહુ બધા બહુ સાધન હોય છે ઓળખતા આવે અને ઇગોઇઝમ ના હોય એટલે દેહ માં હોય જ નહીં જ્યાં ઇગોઇઝમ નથી ત્યાં દેહ માં હોય પાડોશી તરીકે હોય અને તમારે તમે જુદા જ પડી ગયા છો શું પણ એ સમજાવવું અને પોતાને સમજવું મુશ્કેલ હોય પડે એ યોગ માર્ગ આવે ને ત્યારે વાર લાગે આપણા મહાત્મા સમજ પડી જાય અને તમે લેફ્ટ રાઈટ અમે પાંચ દસ માણસ તમે અપમાન કરવામાં લેફ્ટ રાઈટ અમારે તમને અસર ના થાય તો સમજે કે આ દેહમાં નથી દેહાધ્યાસમાં હોય તો હજી દેહમાં કહેવાય શું કહ્યું દેહાધ્યાસમાં દેહાધ્યાસ હોય તો હજી દેહાધ્યાસ ગયો એ દેહની છે લખનૌમાં ના એટલે ન્યૂઝ સર્કલ પર કોઈ કોઈ કોઈ તડકા જુદા આમ તો જુદા છે પણ ના આવે જલ્દી મોડા પાસે થઈ જાય એ છે મહી છે આપણે ના બોલીએ એટલે શું ઉત્પન્ન થાય ના બોલ્યા અસર ના થાય ના થાય તમે હમણાં બાજે પણ એ બાજે તેને તમે હસતા હસતા જોયા કરતા એ કેવું પડે તરુલતા તું બી ભારે છે કે આપણે બાજીને તરુલતા હા તોય હા ભાઈ જોઈ શક્યા પણ ના બજાય ત્યાં સુધી સારું તરુલતા ના બાજે ત્યાં સુધી ના બાજે સારું છે પણ ને જોઈએ તો ઉત્તમ છે ઓ માય ગોડ નેતા તો બોલું જવાબ આપું બોલો હું પૂછ્યું તું તમે અમારે અહીંયા ઉતરવાનું છે <laughs> દાદા બોલે પાછા જુએ હાથ તો કઈ કોઈ છે એટલે આ ધર્મ છે જ્યાં જે સંતો જે સંતો હાથી લે છે ત્યાં કઈ ધર્મ છે કઈ કઈ ધર્મ હોય તો અને જે બુદ્ધિ તો કશું નથી એટલે હાથી કોણ થઈ ગયા આમ વ્યવહારમાં રામકૃષ્ણ પરમહંસ પછી રમણ મહર્ષિ રમણ મહર્ષિ એ બધા હાથ હોય હાથ લે અને આપડે અતિ જત વાળા શું કહ્યું બુદ્ધિ થતા ધર્મ છે જ નહીં આત્મા જૈનમ આત્મા કઈ જ કરવું નહીં જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા બસ એ જ ક્રિયાઓ અને તરુલતા જે કરશે બધું વ્યવસ્થિત છે અવ્યવસ્થિત થતું જ નથી બરાબર બધું છોકરા તૈયાર છોકરા ગણે છે અને મૂક્યા જ ના લાગે તે વ્યવસ્થિત છે બાળકોને શું હા શું છે વ્યવસ્થિત છે ના કરે તો આમ કરતા કરતા આમ કરતા કરતા પડી જાય ઉભું થાય પડી જાય ઉભું થાય એમ બધું ટપલી મારતો ને અને બાબા ગાડી જોડે છે એટલે ચાલતું જાય પડતું જાય ચાલતું જાય દાદા રાજદેશ થતા નથી આ જ્ઞાન થી અને પેલા જ્ઞાનીઓ ને તો એક્સેસ હોય શ્રમિક માર્ગ ના જ્ઞાન જેટલા અંશે જ્ઞાન ઓછું એટલા અંશે જ્ઞાન છોકરા હોય આપણો વર હોય કોઈ વસ્તુ હોય આપણા વર નું છે આપણા છોકરા નું છે એ કેમ રહે માન તો અહંકાર હોય ત્યારે હું મુકુલ ભટ્ટ જાતો જ છું તો રાગ પૂછવાનો હું શુદ્ધાત્મા છું રાગદેશ નહીં ના એમ પૂછે છે કે કોઈ જગ્યાએ કઈક લેવાનું કે મૂકવાનું હોય કોઈ જગ્યાએ ગયા હોઈએ અને લેવા મૂકવાનું હોય તો પોતાને પોતાની ચીકડી પાડી એટલે હસબન્ડ હોય છોકરા હોય તો એના માટે હું પેલા લઈ લઉં એવું કેમ રહેતું હશે બીજા કોના ના કે જ્ઞાન હોવા છતાં કેમ એવું કેમ રે જ્ઞાન છે તે છતાં એવો મોહ કેમ રહે નહીં તો બીજા માટે ગાળો કે ધણી કે આત્મા રીતે જોવા જઈએ તો એવું ના કરવું જોઈએ ને એમ જ કરવું જોઈએ એવું જ કરવાનું વ્યવહાર બી સાચવાનો ને દેખાય પછી ધણી ખવડાવતી નહીં મારે લોકો ખવડાવે ઠીક વ્યવહાર તમને બેગીલો જગ્યાએ રાખીએ પણ એવો મોહ હોય છે એમ મોહ પણ જરૂર છે એ મોહ તો એ કપાવાનો છે મોહ મોહ ખપાવાનો છે મોહ ખપાવાય ત્યારે મોહ કરીને મોહ ખપાવાય લોકો રહી જશે એમને કરેલો જમણા આવશે હવે કરેલો જુદો અને ભોગવવાનો જુદો અને ભોગવવાનો મોસો છૂટે જ નહીં જે કર્મો બરફ રૂપે ના હોય છે ને બરફ રૂપે છે બરફ બરફ રૂપે ના છે મો એટલે ભોગવવો જ પડે ભોગવતા ભોગવતા ઓછો થાય ખરો હર્ટીલી થાય ખરો એ મો ભોગવતા ભોગવતા ઓછો થાય ખરો હા ભોગવ આવે નથી અને એમાં આવક છે ને જુદી ખાવા માંડી દીયો છો ખાવ ઢોકળા મો કરો મો નહીં જુઓ ને જાણો very pure very nice beautiful જુઓ ને જાણો પ્રતિક્રમણ કરો પણ જોવાનો કે આ ફાયર કરી રહી છું અને જાણવાનું નામ અને એક લગીન ગણતક તકી સપ્ટેમ્બર 6 કારણ છે છોડે સેવા સપ્ટેમ્બર 6 બીજી છે દાદા 200 વાળી બોનની મુસાફરી આદર આયે એક કરે છે દાદા 200 માંથી મુસાફરી કરીને આવા છે પણ 2 વાગે આયે બાઈસ દળવા વાગેલા આપને બેસવા કેસે દીપકભાઈ દલુભાઈ હસે છે વાત કરતા શરમાય અંદર દાદા જ છે લે ભગવાન યોગી આ વસંતભાઈ કઈક બોલવાનું કે છે પણ શું બોલાય આની અંદર જય સત્યનારાયણ બીજું શું મોહનભાઈ જાંબિયા થી આવે છે તે વાત કરશે લે મોહનભાઈ બે શબ્દ બોલો કઈ દાદા મળતા શું આનંદ થયો જ્ઞાન લીધા પછી તે વાત કરો ભાઈ એ દાદાને મળવાથી આનંદ એકદમ વર્ણવી શકાય એવો નથી પરંતુ થોડું થોડું સમજી શકાય થોડોક વખત લાગશે પણ છતાં અંતર આનંદ અનુભવી રહ્યું છે એ એની પ્રતિથી થાય છે એને માટે ખાસ અમારા વડીલ શ્રી માતાનો તેમજ જે માસીનો આભાર માનો ઘટે આજે મોહનભાઈ છે ને એ કદાચ દાદાને જાંબિયા બોલાવશે એટલે નોંધ કરી મૂકજો આવતા વર્ષે એક મહિનો વધારે આપવો પડશે તમારા લોકોએ ભાઈ શ્રી મુકુલભાઈ ભટ્ટ આવે છે નિજો શ્રી યોગેશ અને દીપકભાઈ યોગેશ અને દીપકભાઈ જાંબિયા દાદા જવાના છે અને હવે પછી છ મહિના દાદા અહીંયા રહેશે અને છ મહિના ત્યાં ઇન્ડિયા ખાતે રહેશે એવું રાખજો એની પૂર્વ તૈયારી કરજો અને તૈયારી પૂર્વ રાખજો એ રીતે કે જે છ મહિના અહીંયા રહેશે છ મહિના ત્યાં રહેશે તમને પોસાય કે ના પોસાય પણ અમને તો પોસાય છે કહી દેજો અને ત્યાંના બધા મહાત્માઓને કહી દેજો કે આ રીતનું નક્કી થઈ ગયું છાસી એમ છાસી આખો અહીંયા લેવા છું ઓગણીસો ને છ્યાસી નો ટૂંકમાં અહેવાલ નીચે પ્રમાણે છે મહાત્મા શાંતાબેન કહે છે કે આવતી સાલ જન્મ જયંતિ વાંકાનેર મુકામે સુરત ડિસ્ટ્રિક્ટમાં ઉજવવામાં આવશે તો બધા મહાત્માઓ ત્યાં હાજર રહે and dan timur iman कृपा